એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે તો અનૈશા અને અયાંશ વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો અનૈશા અયાંશ આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બુદ્ધિશાળી રાજા <laughs> અરે ભાઈ ઘણા સમય પહેલાની આ વાત છે હો ઘણા વર્ષો પહેલાની આ વાત છે એક હતો રાજા આ રાજા તો પોતાની બુદ્ધિ માટે પોતાની અક્કલ માટે અને પોતાની સમજ માટે આખી દુનિયામાં વખણાતો હતો હા હવે એક દિવસની વાત છે ભાઈ આ રાજાની રાણી હતી ને એ પણ ખૂબ જ ચાલાક અને હોશિયાર હતી રાણીને એક દિવસ મન થયું કે ચાલો ને આપણે આ રાજાની બુદ્ધિની કસોટી કરીએ એની પરીક્ષા કરીએ જોઈએ તો ખરા કે રાજા કેવા બુદ્ધિશાળી છે એટલે રાણી તો ફૂલોના બે સુંદર મજાના હાર લઈને રાજાના દરબારમાં આવી બંને હાર જુઓ તો અસલ તાજા ફૂલોના લાગે હો હા પણ એમાં એક હાર હતો ને એ બનાવટી ફૂલોનો હતો કાગળોનો હતો અને એ બનાવટી ફૂલો ઉપર તો રંગ કરેલા હતા જ્યારે બીજો હાર સાચા ફૂલોનો હતો ભાઈ રાણી તો પોતાના એક હાથમાં હાર ને બીજા હાથમાં બીજો હાર એમ રાજા સામે આવીને ઊભી રહી અને કે રાજા મહારાજ આપ આપના સિંહાસન ઉપર બેઠા બેઠા જ કહી દો કે આ બે માંથી કયો હાર સાચા ફૂલોનો છે જો તમે કહી શકો તો હું માનું કે તમે ખરેખર આ બુદ્ધિશાળી છો રાજાએ તો રાણીના હાથમાં રહેલા બંને હાર તરફ ધારી ધારીને ટીકી ટીકીને જોયા કર્યું હો ભાઈ બંને હાર જુઓ તો સરખા દૂરથી તો કોઈ એમ ન કહી શકે કે આમાંથી સાચો કયો અને ખોટો કયો રાજાની આંખો પણ સાચા ફૂલોના હારને ન પારખી શકી હો ભાઈ એ તો વિચારમાં પડી ગયો કે હવે નિર્ણય કેવી રીતે કરવો પણ એકાએક આ બુદ્ધિશાળી રાજાના મગજમાં એક વિચાર સૂજો અને એણે એના સૈનિકને કહ્યું કે જલ્દી જાઓ અને આ મહેલની બધી બારીઓ ને અટારીઓ બધી ખોલી નાખો જરૂર ખાઓ બધા પડદા ખુલ્લા કરી નાખો આ મહેલની બગીચા તરફની બારી પણ ખોલી નાખજો અને સૈનિકે તો રાજાએ જેમ કહ્યું તેમ કર્યું ને બારી ખોલી નાખી બધી થોડીક વાર થઈ ત્યાં તો બગીચાની કેટલીક મધમાખીઓ બારીમાંથી અંદર આવી અને રાણીના જમણા હાથમાં રહેલા હારની આસપાસ ગણગણવા લાગી ગણગણવા લાગી એમ કરતી કરતી રાજા તો હસો ને બોલો ઓહો જોયું રાણી મારા બગીચાની મધમાખીઓ તો આ તમારા જમણા હાથમાં રહેલા સાચા ફૂલોના હાર ઉપર બેઠી છે એટલે તમારા જમણા હાથમાં જે હાર છે તે સાચા ફૂલોનો છે મધમાખી ક્યારેય ખોટા ફૂલો ઉપર જાય જ નહીં બેસે જ નહીં રાણી તો રાજાની આવી બુદ્ધિ ચાતુરી પર હસી રહી મલકી રહી અને એણે રાજાને નમન કરીને કહ્યું મહારાજ તમે સાચા છો તમે ખરેખર બુદ્ધિમાન છો એ વાત આજે મેં જાણી છે હું તમારા ઉપર ખૂબ ખુશ છું હો મહારાજ તો ભાઈ આવી હતી આ બુદ્ધિશાળી રાજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં રાજા આવશે રાણી આવશે અને મધમાખીઓ પણ આવશે ગણ ગણ ગણ ગણ કરતી આવજો